જેવી રીતે સળગતા દીપકની શિખા આખાએ ઘરને પ્રકાશિત કરે છે એવી જ રીતે શિવ પાર્વતીનું આ તેજ વ્યાપ્ત થઈને સંપૂર્ણ જગતને પ્રકાશ આપી રહ્યું છે એ બંને શિવા અને શિવ સ્વરૂપ છે સર્વનું કલ્યાણ કરનારા છે તેથી સદાય એ બંનેનું પૂજન નમન અને ચિંતન કરવું જોઈએ હે શ્રી કૃષ્ણ આજે મેં તમારી સમક્ષ પોતાની બુદ્ધિ અનુસાર પરમેશ્વર શિવા અને શિવના યથાર્થ સ્વરૂપનું વર્ણન કર્યું છે પરંતુ ઈયતાપૂર્વક નહીં અર્થાત આ વર્ણનથી એ ન માની લેવું જોઈએ કે બંનેનું યથા સ્વરૂપનું પૂર્ણતઃ વર્ણન થઈ ગયું કેમ કે એમના સ્વરૂપની સીમા નથી જે સમસ્ત મહાપુરુષોના પણ મનની સીમાથી પરે છે પરમેશ્વર શિવ અને શિવાના એ યથા સ્વરૂપનું વર્ણન કેવી રીતે થઈ શકે જેમણે પોતાના ચિત્તને મહેશ્વરના ચરણોમાં અર્પિત કરી દીધું છે તથા જે એમના અનન્ય ભક્ત છે એમના જ મનમાં એ આવે છે અને એમની જ બુદ્ધિમાં આરૂઢ થાય છે બીજાઓની બુદ્ધિમાં તે આરૂઢ થતા નથી અહીં મેં જે વિભૂતિનું વર્ણન કર્યું છે તે પ્રાકૃત છે એટલા માટે અપરામનાય છે એથી ભિન્ન જે અપ્રાકૃત છે અને પરાવિભૂતિ છે તે ગુહ્ય છે એમના ગુહ્ય રહસ્યને જાણનારા પુરુષો જ એમને જાણે છે પરમેશ્વરની આ અપ્રાકૃત પરાવિભૂતિ તે છે જ્યાંથી મન અને ઇન્દ્રિયો સહિત વાણી પાછી વળે છે પરમેશ્વરની તે જ વિભૂતિ અહીં પરમધામ છે તે જ અહીં પરમ ગતિ છે અને અહીં તે જ પરાકાષ્ઠા છે જે પોતાના શ્વાસ અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી ચૂક્યા છે તે યોગી જન જેમને મેળવવાનો પ્રયત્ન કરે છે શિવા અને શિવની આ વિભૂતિ સંસાર રૂપી વિષધર સર્પના ડસવાથી મૃત્યુને આધીન થયેલા માનવને માટે સંજીવની ઔષધિ છે એને જાણનારા પુરુષ કોઈથી પણ ભયભીત નથી થતા જે આ પરાને અપરા વિભૂતિને ઠીક ઠીક રીતે જાણી લે છે તે અપરા વિભૂતિને ઓળંગીને પરા વિભૂતિનો અનુભવ કરવા લાગે છે હે શ્રી કૃષ્ણ આ તમને પરમાત્મા શિવ અને પાર્વતીના યથાર્થ સ્વરૂપનું ગોપનીય હોવા છતાં પણ વર્ણન કરવામાં આવ્યું છે કેમ કે તમે ભગવાન શિવની ભક્તિને યોગ્ય છો જો શિષ્ય ન હોય શિવના ઉપાસક ન હોય અને ભક્ત પણ ન હોય એવા લોકોને ક્યારેય શિવ પાર્વતીની આ વિભૂતિનો ઉપદેશ ન આપવો જોઈએ આ વેદની આજ્ઞા છે તેથી અત્યંત કલ્યાણમય હે શ્રી કૃષ્ણ તમે બીજાઓને એવો ઉપદેશ ન દેશો જે તમારા જેવા યોગ્ય પુરુષ હોય એમને જ કહેજો નહીતર મૌન જ રાખજો જે અંદરથી પવિત્ર હોય શિવ ભક્ત અને વિશ્વાસી હોય તે જો આનું કીર્તન કરે તો મનોવાંછિત ફળનો ભાગી થાય છે જો પહેલાના પ્રબળ પ્રતિબંધક કર્મો દ્વારા પ્રથમવાર ફળની પ્રાપ્તિમાં બાધા પડે તો પણ વારંવાર સાધનનો અભ્યાસ કરવો જોઈએ આવું કરનારા પુરુષને માટે અહીંયા કશું દુર્લભ નથી પરમેશ્વર શિવના યથાર્થ સ્વરૂપનું વિવેચન તથા એમના શરણે જવાથી જીવના કલ્યાણનું કથન ઉપમન્યુ કહે છે હે યદુનંદન આ ચરાચર જગત દેવાતી દેવ મહાદેવજીનું સ્વરૂપ છે પરંતુ પશુ ભારે પાશથી બંધાયેલા હોવાને કારણે જગતને આ રૂપમાં નથી જાણતા મહર્ષિ ગણે પરમેશ્વર શિવના નિર્વિકલ્પ પરમભાવને ન જાણીને એ એકનું જ અનેક રૂપોમાં વર્ણન કરે છે કોઈ એ પરમ તત્વને અપર બ્રહ્મરૂપ કહે છે કોઈ પરબ્રહ્મ રૂપ બતાવે છે અને કોઈ આદિ અંતથી રહિત ઉત્કૃષ્ટ મહાદેવ સ્વરૂપ કહે છે પંચમહાભૂત ઇન્દ્રિય અંતકરણ તથા પ્રાકૃત વિષયરૂપ જળ તત્વને અપર બ્રહ્મ કહેવાય છે તેથી ભિન્ન સમષ્ટિ ચૈતન્યનું નામ પરબ્રહ્મ છે બૃહદ અને વ્યાપક હોવાને કારણે એને બ્રહ્મ કહે છે હે પ્રભુ વેદો અને બ્રહ્માજીના અધિપતિ પર બ્રહ્મ પરમાત્મા શિવના તે પર અને અપર બે રૂપ છે કેટલાક લોકો મહેશ્વર શિવને વિદ્યા વિદ્યા સ્વરૂપી કહે છે એમાં વિદ્યા ચેતના છે અને અવિદ્યા અચેતના છે આ વિદ્યા વિદ્યા રૂપ વિશ્વ જગતગુરુ ભગવાન શિવનું જ રૂપ છે એમાં સંદેહ નથી કેમ કે વિશ્વ એમના વશમાં છે ભ્રાંતિ વિદ્યા તથા પરાવિદ્યા અથવા પરમ તત્વ એ શિવના ત્રણ ઉત્કૃષ્ટ રૂપ મનાયા છે પદાર્થોના વિષયોમાં જે અનેક પ્રકારની અસત્ય ધારણાઓ છે એને ભ્રાંતિ કહે છે યથાર્થ ધારણા અથવા જ્ઞાનનું નામ વિદ્યા છે તથા વિકલ્પ રહિત પરમ જ્ઞાન છે એને પરમ તત્વ કહે છે પરમ તત્વ જ સત છે એથી વિપરીત અસત કહેવાય છે સત અને અસત બંનેના પતિ હોવાને કારણે શિવ સદસ્પતિ કહેવાય છે અન્ય મહર્ષિઓએ ક્ષર અને અક્ષર એ બંનેથી પરે પરમ તત્વનું પ્રતિપાદન કર્યું સંપૂર્ણ ભૂત ક્ષર છે અને જીવાત્મા અક્ષર છે એ બંને પરમેશ્વરના રૂપ છે કેમ કે એમને આધીન છે શાંત સ્વરૂપ શિવ એ બંનેથી પરે છે તેથી ક્ષરાક્ષર પર કહેવાય છે કેટલાક મહર્ષિઓ પરમ કારણ રૂપ શિવને સમષ્ટિ વ્યષ્ટિ સ્વરૂપ તથા સમષ્ટિ અને વ્યષ્ટિનું કારણ કહે છે અવ્યક્તને સમષ્ટિ કહે છે અને વ્યક્તને વ્યસ્તિ કહે છે એ બંને પરમેશ્વર શિવના જ રૂપ છે કેમ કે એમની જ ઈચ્છાથી પ્રવૃત્ત થાય છે એ બંનેના કારણ રૂપથી સ્થિત ભગવાન શિવ પરમ કારણ છે તેથી કારણાવેતા જ્ઞાની પુરુષ એમને સમષ્ટિ વ્યસ્તિનું કારણ બતાવે છે કેટલાક લોકો પરમેશ્વરને જાતિ વ્યક્તિ રૂપ કહે છે જેનું શરીરમાં પણ અનુવર્તન હોય તે જાતિ કહેવાય છે શરીરની જાતિને આશ્રિત રહેનારી જે વ્યાવૃત્તિ છે જે દ્વારા જાતિ ભાવનાનું આચ્છાદન અને વૈયક્તિક ભાવનાનું પ્રકાશન થાય છે એનું નામ વ્યક્તિ છે જાતિ અને વ્યક્તિ બંને જ ભગવાન શિવની આજ્ઞાથી પરિપાલિત થાય છે તેથી એ મહાદેવજીને જાતિ વ્યક્તિ સ્વરૂપ કહેવાયા છે કોઈ કોઈ શિવને પ્રધાન પુરુષ વ્યક્તને કાલરૂપ કહે છે પ્રકૃતિનું નામ જ પ્રધાન છે જીવાત્માને જ ક્ષેત્રજ્ઞ કહે છે ત્રેવીસ તત્વોને મનીષી પુરુષો વ્યક્ત કયા છે અને કાર્ય પ્રપંચના પરિણામના એકમાત્ર કારણ છે એનું નામ કાલ છે ભગવાન શિવ આ સૌના ઈશ્વર પાલક ધારણ કરતા પ્રવર્તક નિવર્તક અને તિરોભાવના એકમાત્ર હેતુ છે તે સ્વયં પ્રકાશ અને અજન્મા છે એટલા માટે મહેશ્વરને પ્રધાન પુરુષ વ્યક્ત અને કાલરૂપ કયા છે કારણ કે નેતા અધિપતિ અને દાતા બતાવ્યા છે કેટલાક લોકો વિરાટ અને હિરણ્ય ગર્ભરૂપ બતાવે છે જે સંપૂર્ણ લોકોની સૃષ્ટિના હેતુ છે એમનું નામ હિરણ્ય ગર્ભ છે તે વિશ્વરૂપને વિરાટ કહે છે જ્ઞાની પુરુષ શિવને અંતર્યામી અને પરમ પુરુષ કહે છે બીજા લોકો એમને પ્રાજ્ઞ તેજસ અને વિશ્વરૂપ બતાવે છે કોઈ તેમને તુર્ય રૂપ માને છે અને કોઈ સૌમ્ય રૂપ કેટલાય વિદ્વાનોનું કથન છે કે તેજ માતા માન મેય અને મિતિરૂપ છે અન્ય લોક કરતા ક્રિયા કાર્ય કરણ અને કારણ રૂપ કહે છે બીજા જ્ઞાની એમને જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ સ્વરૂપ બતાવે છે કોઈ ભગવાન શિવને તુર્ય રૂપ કહે છે તો કોઈ તુર્યાતીત કોઈ નિર્ગુણ બતાવે છે કોઈ સુગુણ કોઈ સંસારી કહે છે કોઈ અસંસારી કોઈ સ્વતંત્ર માને છે કોઈ પરતંત્ર કોઈ એમને ઘોર સમજે છે કોઈ સૌમ્ય કોઈ રાગવાન કહે છે કોઈ વિતરાગ કોઈ નિષ્ક્રિય બતાવે છે કોઈ સક્રિય કેટલાકના કથન અનુસાર તે નિરિન્દ્રિય છે તો કોઈના મનમાં સૈનેન્દ્રિય એક એમને ધ્રુવ કહે છે તો બીજા અધ્રુવ કોઈ એમને સાકાર બતાવે છે તો કોઈ નિરાકાર કોઈના મનમાં એ અદ્રશ્ય છે તો કોઈના મનમાં દ્રશ્ય છે કોઈ એમને વર્ણનીય માને છે તો કોઈ અનિર્વચનીય કોઈના મનમાં શબ્દ સ્વરૂપ છે તો કોઈના મને શબ્દાતીત કોઈ એમને ચિંતનનો વિષય માને છે તો કોઈ એમને અચિંત્ય સમજે છે બીજા લોકોનું કેવું છે તે જ્ઞાન સ્વરૂપ છે કોઈ એમને વિજ્ઞાન સંજ્ઞા આપે છે કોઈના મનમાં તે જ્ઞેય છે અને કોઈના મનમાં અજ્ઞેય છે કોઈ એમને પર બતાવે છે તો કોઈ અપર કોઈ એમના વિષયમાં વિવિધ પ્રકારની કલ્પનાઓ થાય છે આ વિવિધ પ્રીતિઓને કારણે મુનિજન એ પરમેશ્વરના યથા સ્વરૂપનો નિશ્ચય નથી કરી શકતા જે સર્વભાવથી એમને શરણે આવી ગયા છે તે જ પરમ કારણ શિવને વગર યત્ને જાણી શકે છે